Oh, Hari Vara Mo.

હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો હાલ કીધું નહોતું ને તોય आवी मुझे ने हरी गयो मैं तो वाल की दूनो तूने तोए आवी मुझे ने हरी गयो सपना माए जेना देचो છે કે તું તોય આવી મુજને હરી ગયો મેં તો બાલ કીધું તું રે આવી મુજને હરી ગયો अधरामृत रस एक ज बूंदे एक ज बूंदे हूँ बनी गई महासागर बनी गई महा अजरामृत रस एकज बूंदे अजरामृत एकज बूंदे हूँ बनी गई महासागर हूँ बनी गई महासागर अनंत जनवोनी पतझर ભજન મોરી પતગણમાં તારું મિલન ફાગણ તારું મિલન ફાગણ રંગ ભીનો એ ગુલાલ છાતી રંગ ભીનો એ ચાલ ચાટી રંગ ભીનો એ ગુલાલ ચાટી રંગ ભીનો એ ગુલાલ ચાટી રંગ ભીની મન કરી ગયો રંગ ભીની મન કરી ગયો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો જય સચિદાન જય સચિદાન સામાન્ય આપણે આપણી દર્શન શક્તિની દ્રષ્ટિ બધે પડે સત્સંગમાં મહાત્માઓ ઉપર તો કઈ જાતનું પદ ચાલતું હોય અને આપણા માટે તો કોઈ પણ ચાલે તે પણ એની લાઈનો બધી જ વ્યવહારથી ગમે તેનાથી હોય એને સૌરી થઈને બધી ઉપયોગપૂર્વક બોલાય જોજો તમે નજરો ફેરવી જોજો બધે જ બધે જ ઉપયોગમાં એ બોલાય છે આ હર્ષિલાને મેં જોયું ત્યાં સમાધિ એમ થઈને બોલતી મજા આવતી હતી નહીં એને ઉપયોગ કહેવાય છે ઉપયોગ આને કહેવાય છે ઉપયોગમાં એ ઉપયોગમાં એટલે બધું જ આપણું હોવા પડું બધે જ બધામાં બધે જ આપણે આપણું હોવા પડું શું કહ્યું એટલે દાદા ભગવાને અદભુત નમસ્કાર વિધિમાં જે ક્લાઇમેક્સ આપી છે કે આ જગતના જીવ માત્રના શું રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું આ જગતના જીવ માત્રના રિયલ સ્વરૂપને હું અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું હવે આમાં શરીર અને શરીરની કોઈ ક્રિયા નથી આવતી શું કહ્યું શરીરની કોઈ ક્રિયા નથી આવતી એ દ્રષ્ટિ કામ કરે છે અને જેને દ્રષ્ટિ ના હોય તેને દ્રષ્ટિ પ્રાપ્ત થવાના સંયોગો ઉભા કરે છે આટલા માટે એને નિષ્પક્ષપાતી કહ્યું શું કહ્યું પ્રતિ બોલો ના ના જગતના જગત બોલવાનું આખા જગતના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું રિયલ સ્વરૂપ રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે એથી આખા જગતને ભગવત સ્વરૂપે એક જ દ્રષ્ટિ કામ કરે આ રૂપવાળી દુનિયામાં આકારવાળી દુનિયામાં મૂર્ત દુનિયામાં નામધારી દુનિયામાં બધે જ આપણે અનામી અરૂપી અમૂર્ત દર્શનની દ્રષ્ટિએ કરીને આપણને ખીલતી જાય તેમાં બહુ આનંદ આવે એવો છે જો ક્લાઇમેક્સ છે ને નિષ્પક્ષપાતી પણ કહેવાય છે નિષ્પક્ષ રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે હવે કોઈને શુદ્ધાત્મા શું જાણતા નથી પ્રાપ્ત નથી પ્રાપ્તિ વગર તો જાણે નહીં અને જોઈ શકે નહીં છતાં પણ આત્મા શબ્દ આવે ને અને એની પર શુદ્ધ લાગ્યો એનાથી એને અંદરથી બધા સંજોગો પેદા કરે છે આ નિષ્પક્ષપાતી નમસ્કાર વિધિ કહી છે આમાં કેટલું બધું બળ છે જોવા જેવું છે નિષ્પક્ષપાતી હવે આપણે વ્યવહારમાં આગળની ભૂલોને કારણે અત્યારે મન વચન ખોડિયું નાનો વ્યવહાર બધો રહ્યો છે એ બધા વ્યવહારમાં આપણે જ આ મન વચન કયા પ્રતિ નિષ્પક્ષપાતીપણું જેટલું આપણું એસ્ટાબ્લિશ થતું જતું જાય તેટલું બહાર નિષ્પક્ષપાતીપણે આપણને આ આખી ઉપયોગપૂર્વક ઉપયોગ ઉપયોગમય રીતે આ નમસ્કાર વિધિ આપણી રહ્યા કરતી હોય આ બહુ જોવાની જરૂરિયાત છે બહુ મજાની છે સરસ છે સુરેશભાઈ શું પૂછ્યું છે લઈએ આપણે દાદા ભગવાનનું એક આપતા સૂત્ર છે અદભુત સૂત્ર છે આપતા સૂત્ર ચાર હજાર ને અઢારનું ચાર હજાર ને અઢાર અમે આ જગતમાં બે ભાવે રહીએ છીએ દાદા ભગવાન પોતે કહે છે અમે આ જગતમાં બે ભાવે રહીએ છીએ લઘુત્તમ ભાવ અને અભેદ ભાવ એ અમારી બાઉન્ડરી છે અદભુત છે સૂત્ર રિલેટિવમાં લઘુત્તમ ભાવે રહીએ છીએ રિયલમાં અમે ગુરુત્તમ ભાવે છીએ અને સ્વભાવથી અભેદભાવ છે છીએ કેટલું સરસ છે આ શું રિલેટિવ રિયલ અને સ્વભાવ શું કહ્યું બોલો આ સૂત્રમાં બાઉન્ડ્રીની વાત બહુ જ યુનિક છે એવું સુરેશભાઈ કહે છે તમને મજા પડી ગઈ તમે મને બાઉન્ડ્રીથી જ છોડાયો છો આ બાઉન્ડ્રી બહુ મોટો શબ્દ છે એને ગુજરાતીમાં મર્યાદા કહીએ છીએ હે અને એટલા માટે રામને મર્યાદા પુરુષોત્તમ કયા શું કહ્યું એ મર્યાદા શબ્દ કોને લાગે છે પુરુષ અને પુરુષ સ્વભાવને લાગે છે કોને હા એટલા માટે એ વ્યવહાર અને નિશ્ચય સાથે રહી શકે નહીં તો નહીં રહી શકે અંબાબેન શું કહ્યું પુરુષ સ્વભાવને હું અંબાબેન છું નહીં હું શુદ્ધાત્મા છું બોલો ને હું અંબાબેન છું નહીં હા ખરું હા વ્યવહારથી કે છે વ્યવહારથી કે છે સમજાય છે સમરોલ લાયા છો અને આપ્યું નથી તમે લોકોએ છે ને ત્યારે જરા ઘેર આવવું પડશે સ્મિતા ક્યારે આવીશ બપોરે કેટલા વાગે ફ્રી હે આ સત્સંગ પછી પણ ત્યાં દવાખાનું શું કરશે સંભાળશે બહુ નસીબદાર છે એ લિબરેટ થઈ ગઈ ને ત્યારે મજા પડે છે પણ તું બંધેલી હતી સમજ્યું આવજો છે અને સાથે જ જઈ તો શું લઈને આવ્યા છો ભલે ભલે અદભુત સૂત્ર છે મર્યાદા રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય અને કૃષ્ણ ભગવાન રામ પછી ગયા એટલે કૃષ્ણ ભગવાનનું પ્રતિષ્ઠાપન થયું તેમાં એ પૂર્ણ પુરુષોત્તમ પુરુષ ગણાયા શું કહ્યું કારણ કે એનામાં પુરુષોત્તમ યોગ એવો ઉદ્ભવ્યો એ વાસુદેવના દેહમાં પૂર્ણ પુરુષોત્તમ યોગ ઉદ્ભવ્યો અને દાદા ભગવાનમાં એ જ આ કળિયુગમાં અને પાંચમા હારામાં એમને પોતે આ જે પુરુષોત્તમને અને પુરુષોત્તમ પુરુષને અવતારોથી ઢૂંઢતા હતા શોધતા હતા ખોળતા હતા એ આ ભવમાં એમને પ્રત્યક્ષમાં જોયો માણ્યો બધી રીતે દાદા ભગવાનને તમને સમજાય છે વાત ના પુરુષોત્તમ પુરુષને એમને જુઓ કાંઈ શું મધુસૂદનભાઈ કહેવા માંગે છે અમે બોલવાનું બધા બધા અંબરાવું જોઈએ જો છેક બેઠા જ કહેવા માટે બોલજો ખોખારીને એમને પુરુષોત્તમ યોગ ઉભો થયો ના અમે જે અવતારોથી શોધતા હતા ખોરતા હતા એ પુરુષોત્તમ પુરુષ અમે જોયો જાણ્યો માણ્યો અને અમે એને જ ભજીએ છીએ તે દાદા ભગવાન હા દાદા ભગવાને કહ્યું આ કોને જોયા એમને એમને શબ્દથી નહીં ચાલે શબ્દથી વર્ણવન થાય એવું નથી સમજાય તો ખરું ને સમજાય ખરું આપણે એટલું આપણે અહીંયા સમજવા જ બેઠા છીએ બધા આપણે સમજવાવાળા એટલે આપણે શબ્દની સવાલ જ નથી કોઈને શબ્દ નીકળે ના નીકળે જોવાનું નથી શું કરું બેન અત્યારે બધું સમજી ગઈ બોલ એટલે એમને બીજું આપ્યું બોલવાનું છે રાખો રાખ રાખ બોલને આવે વસંતભાઈ કોને તમે કઈ ગયા તમારું ચાલશે કઈ ગયા હા આજે કોન્ફરન્સ મોટી છે આપણા રિસર્ચ સેન્ટર ઉપર આજે પીટીસી વાળાને પીટીસી વાળાઓ જોડે આજે રિસર્ચ સેન્ટરમાં બીએડ બીએડ વાળા બીએડ વાળા બીએડવાળા એમની જોડે કોન્ફરન્સ રાખી છે એટલે એજ્યુકેશન હશે કેળવણીમાં શિક્ષણમાં પડેલા બધા એના માટે કોન્ફરન્સ રાખી ત્યાં આગળ ચાલુ થઈ ગયું કીર્તન આપણે રિસર્ચ સેન્ટર કામ કરતું એટલે આખા વર્ષમાં આવું વારે તહેવારે થોડા દિવસ જાય કંઈ ના કંઈ આવી રોજને એક એક દિવસની કોન્ફરન્સો ગોઠવશે શું બધા એ સરસ બોલો સારું સારું પુરુષોત્તમ પુરુષને અમને જોયા પોતે જે પૂર્ણ પુરુષોત્તમ યોગ ગીતાજીમાં કહ્યો છે અને વાસુદેવના દેહમાં આખો પ્રસ્થાપિત થયેલો એ પુરુષોત્તમ યોગ એટલે યોગે કરીને કર્મમાં કૌશલ્ય એવા યોગે કરીને એવા હતા તે શું કહ્યું અને દાદા ભગવાન એ કર્મકૃત દુનિયામાં એમના અત્યંત અદભુત અનુપમ દેહના દિવ્ય દેહની ક્રિયાઓના દિવ્ય કર્મકૃત દેહે કહીને દેહની ક્રિયાઓના દિવ્ય કર્મકૃત દેહમાં રહીને એમને પૂર્ણ પુરુષોત્તમ એમને પોતે પોતાના જ પૂર્ણ પુરુષોત્તમને જોયો અકર્મણ્યતા એ કર્મકૃત દુનિયામાં અને કર્મકૃત પૂરા વ્યવહારમાં અહીંયા પૂરો પડશે તમારો શાહ સાહેબ અરે શું શાહ સાહેબ શું આપણે સમજાય જ નહીં અરે શાહ સાહેબ માટે બધા પ્રાર્થના કરજો એમને જરાક વધારે પડતી માદગી છે અને માદગીમાંથી નીકળવા માટે ખાસ પ્રાર્થના કરજો હવે મુંબઈથી આ ડોક્ટર જો આવ્યા એમનું સૂચન થયું કે અમને આ કમળીમાંથી એમને બહાર કાઢવાનું બહુ જરૂર છે જરાક વધારે એ થઈ ગયું છે અને જમાઈ ગયું છે તો એના માટે જ આ પ્રયત્ન કરવાની જરૂર છે એમને બીજું આ ભાન નથી જોવાની જરૂર નથી માટે જો મુંબઈ તમે કરાવી દો શિફ્ટ તો ચોક્કસ મને ખાતરી છે હું કરી દઈશું એટલે તરત જ નક્કી કરાયું મહેતા સાહેબ એટલે વ્યવસ્થા કરી છે નહીં ખબર નહીં આ તો અમદાવાદથી આવે પણ શાહ સાહેબ તો ક્યાં ખબર પડે ના પડે નહીં આપણને કોઈ ગયું તો કોઈ કોઈ જાણે છે કશું તમે નહીં તમે નહીં ના પણ અમે આપતો પુત્ર અમારો વ્યવહાર ના હોય કે છે બીજું <laughs> તમે કહી શક્યા ચલો શું કહો છો ગઈકાલે વાત નહીં મારે જયંતિ કાકા સાથે પણ શાહ સાહેબના સિસ્ટરનો એવો ઓપિનિયન આવ્યો કે એમને અહીંયા જ રાખો એટલે મુંબઈવાળા ડાક્ટર સાથે વાત થઈ ગઈ તો શું એટલે ડાક્ટરે એવું કીધું કે કશો વાંધો નહીં તમે ત્યાં રાખો ટ્રીટમેન્ટ તો બધી બરાબર જ મળે છે અહીંયા અને અમને જણાવતા રહેજો એ પ્રમાણે અમે તમને માર્ગદર્શન આપતા રહીશું તો ભલે અને ટ્રીટમેન્ટ હવે કંપનીમાંથી એ જ કરે છે ને હા એ જ એની જરૂર છે બધા જે અહીંયા માથા આપણે જતું ને એમને એમ કે અહીંયા ચાલી ગયું છે બધું એવું નથી કરવું વિદ્યાને બેઝિકલી છે મેડિકલી એમને વધારે ખબર છે ડોક્ટર સાથે વિદ્યા કે મોટેથી બોલ ને એ જે ડોક્ટર આવેલા બોમ્બે થી જે ડોક્ટર આવેલા એમને એમ કહ્યું કે કમળી થઈ ગઈ છે પણ મને એવું છે કે એમાંથી એ નીકળી શકશે એટલે આપણે હોપ છોડી દેવાની જરૂર નથી હોપનો તો પ્રશ્ન હોપ છે એમાં સવાલ નથી એટલે એમને ભાવ હતો કે મુંબઈ લઈ જઈએ તો સારી ટ્રીટમેન્ટ મળે પરંતુ અમદાવાદમાં ચાલશે અમદાવાદમાં ચાલશે હા એટલે તમને પૂછીએ છીએ તમે બીજું બધું બોલવાની શી જરૂર હતી હા ડોક્ટર છો હા દાદા જો પછી મોટેથી બોલો હા દાદાજી હા ડોક્ટર છો કે નહીં બોલો ને હા વિદ્યા ડોક્ટર છે હા જવું પડે તો વિદ્યાને તમે ઓળખો બોલો ને ટ્રાય કરું છું દાદા <laughs> પણ હજી પૂર્ણ નથી ઓળખાતી <laughs> ઓળખાતી જાય છે ને પણ બોલો ને તમે ભાઈને ઓળખો છો કે નહીં કે નથી ઓળખતા કેવી રીતે ઓળખો છો નિશ્ચયથી ને રિલેટિવ વ્યૂ પોઈન્ટથી <laughs> અને ભાભીને રિયલ વ્યૂ પોઈન્ટથી નહીં રિલેટિવ <laughs> હવે હવે આમને કહેવાય બધાને કેટલી પાછી થઈ ગઈ છે સાહેબ તમે શું કહો છો મોટા સાહેબ એમ બધે જોવાય છે આપણે શબ્દ નથી જોવાના શબ્દને એને કઈ લેવા દેવા નથી અક્રમ વિજ્ઞાન એટલું અદભુત છે કે એનો અર્થ એવો નથી કે બહારના માળખાને આપણે નગણ્ય ગણીએ ના ના ના ના ના અને નગન્ય ગણવા જશો તો આ ગણ્યવાળો સમાજ છે ને બધો તમને ગણતા કરી દેશે હમ એક બે ત્રણ ચાકર આવશે પછી <laughs> એના કેવી રીતે હોય સમજાય છે કે નહીં એટલે મન મારી કાયા કેવી રીતે રહે છે એના પર આપણે નથી પણ હું કેવી રીતે રહું છું એના પર હું છું અને એના માટે હું એવો રહેલો એ મન વાણીને કાયા એના સંયમમાં વગર રહે જ નહીં હવે બહારનું ખોખું ગમે તું લાયા હાયા કારના હિસાબે છતાંય એ સંયમિત હોય પરંતુ એ સંયમિત જોવાની દ્રષ્ટિ આપણી હોવી ઘટશે શું કહ્યું આપણે તો બહાર ખોખાના લક્ષણોથી ટેવાયેલા છીએ શું કહ્યું આ સમજી લેજો બહાર ખોખાના લક્ષણોમાંથી નીકળવું તો જોઈએ જ આપણે જો આપણે લક્ષિત થયા છીએ કે હું શુદ્ધ આત્મા છું અને આ વ્યવહાર દ્રષ્ટિથી આ બહારનો ભાગ છે તે હું મારો કહું છું પણ એ વ્યવહારથી કહું છું વ્યવહારથી કહું છું આ આપણી સમજ આપણે બોલતા બોલતા પણ હું ને મને આવે ને મને આમ થાય છે એમાં પણ આવું છૂટાપણું રહ્યા કરે પણ સ્પષ્ટ થાય કરીને થઈ જાય ત્યારે આનો આનંદને મજા છે ત્યારે વ્યવહાર અને નિશ્ચય એ બેની વાતો મજા છે અને વ્યવહારના આપણા જીવનમાં વ્યવહારના આપણા જીવનમાં લઘુ ભાવશું અને ગુરુ ભાવશું એની એની યથાર્થતાએ આપણને સમજણ બરાબર પકડ ઠીક થતી જતી જાય એ જ વિજ્ઞાનની સમજ છે બધી આખી આ વિજ્ઞાનની સમજ આપણે બહાર અને બહારના ઇન્દ્રિયોના બધા એમાંથી આટલા બધા વખતે રહેલા છીએ એ છીએ છતાંય અંદર પ્રાપ્તિ છે આપણી અને પ્રાપ્તિ પછી પ્રગતિ પણ છે ઘણી સારી એ બધામાં આપણે હજુ પણ એ બહારને એનાથી એ બહુ રહેવાય પરંતુ એને નગણ્ય ના ગણી શકાય એને સીધા સોટા જેવું થઈ જવું પડે બહાર શું કહ્યું નેતરના કેવું કે જેનાથી સરસ ફર્નિચર બને હા વડની વડવૈયો કેવી હોય છે અને જો જમીનમાં જઈને એને એસ્ટાબ્લિશ થઈને તો પછી સ્ટીપ થઈ જાય પછી થળિયું થતું જાય શું કહ્યું બહુ સમજવા જેવું છે બહુ મજાનું છે બહુ મજાનું છે અમે હમણાં જ અત્યારે આવતા આવતા જરાક નજર પડી આપણે પેપર વાંચનારા જ ના આવીએ પણ આ દુનિયા કેમની છે શું ચાલે છે એટલું જ ઉપર ઉપર છેલ્લું જોઈ લેવાય ના જોવાય એટલે બોલો ને તો આપણે આ મન વચનકારની દુનિયા સમજાતી જતી જાય તો ત્યાં મેઘાલયનું એક વર્ણન વાંચ્યું એને આજે ટુરિસ્ટ તરીકેનું એમાં ખારો અને પેલી બે હિલ ને ટીકરીને એના જંગલો છે ને ગાઢ જંગલો છે એમાં અમુક ફૂલો તો એવા છે કે વડની વડવાઈઓ એટલી બધી છે ત્યાં આગળ એટલો બધો વડ જબરજસ્ત એ વડવાઈઓને વળી અને આખો બ્રિજ બનાવ્યો છે માનશો તમે આ વળેલી વડવાઈઓ ત્યાંથી તો એ તો રિયલ છે કે રિલેટિવ પણ કઈ રિલેટિવ રિયલવાળી ને નહીં તો એ વડવીઓ ગમે તે વળે કરે અને એનો પુલ બનાવી દીધો હોય આ કાચીનું ખાટલો નથી આપણે વણતા એવું કર્યું છે એને અને રીતસર ચાલે છે પુલ બોલો તો હવે પ્રકાશ જશે ફરવા જોજો પછી એની આગળ જાઓ બધા ઘાટમાં ત્યારે એવી જ વડવૈયાઓનો ડબલ ડેકનો પુલ બનાવશે આશ્ચર્ય લાગશે કેવો મજબૂત નીચે માણસો ચાલે અને ઉપરથી પેલું જીપ કે વાહન ચાલુ જાય બોલો માનશો તમે આ જીવતી વડવૈયો સમજો તો મન વાણી કાયા એ કેવી છે સીધી સોટા જેવી થઈ ગયું છે કે નહીં ભૂલને કેવી બેતરની લાકડી જેવી ને જેમ બાળો એમ ભળે ને ફર્નિચર બને છે કે નહીં બધા બેતરના બને છે કે નહીં કોને અને બધાને ગમે કે ના ગમે કેમ સુરેશ એને જોયા કરે છે સીધા સોટા જેવા હે હે એ તો ડબલ ટ થઈ જાય પછી એ નથી જેવું નેતા થવું એટલે સીધી સરળ એટલે કે સરળ કહેવાય એને શું કહેવાય સરળ વાળ્યું વળે જેમ હેમ શું કહ્યું એવું લગાવી દો અમારા બાદ નહીં કરવાનો ચાલો એટલે આ અદભુત એટલું દાદાનું આપતસૂત્ર છે મર્યાદા મર્યાદા એટલે મર્યાદા પુરુષોત્તમ પુરુષ તો ખરા જ પણ આપણામાં તો એ પુરુષોત્તમ યોગ કર્મ કૌશલ્યમ એટલે કે અકર્મણ્યતા કરીને આપણી વ્યવહારની બધી કાર્મણ્યતાઓ શું કહ્યું એટલે ક્રિયાવાળી જ કાર્મણ્યતાઓ કહેવાય સમજાયું ક્રિયાવાળી જ અને જગત એવું ક્રિયાવાળું છે એટલા માટે એને જગતને ક્રિયાવાળું હંમેશા અનાદિથી હતું છે અને હંમેશા હોવાને માટે એને એવી કાળમર પૂતગલ વર્ગણાઓ શું કે છે કાળમળ કે જેનાથી કાળમળ રૂપી શરીર બની શકે છે જેનાથી કાર્બન રૂપી શરીર બની એ કાર્બન પૂતગલ વર્ગણાઓ કે છે કેવી એ બધી છે જ બધી અંદર વાતાવરણમાં અને કઈ એ કોઈએ પેદા નથી કરી પાછી શું કહ્યું હા એટલે આપણી બાકી રહેલો વ્યવહાર આખે આખો શૂન્ય થઈ જાય એટલે કે નિવ્વળ કેવળ વ્યવહાર સ્વરૂપ થઈ જાય એના માટે આપણે જ આપણે બહાર ફેલાયેલા છીએ અને બહાર ફેલાયેલું પાછું આપણને મળશે કારણ કે વ્યવહારને વ્યવહારથી વ્યવહાર સ્વરૂપે સો ટકા છૂટી જવા માટે અને મુક્તિ એ વ્યવહારથી થાય છે એટલે કે આત્મા સાથેનો જે વ્યવહાર છે એ વ્યવહારની મુક્તિ થાય છે શું કહ્યું અને કયો વ્યવહાર કે જે મુક્ત થયેલો મુક્તિ પામેલો શું કહ્યું જે મુક્તિ પ્રાપ્ત છે શું કહ્યું એવો વ્યવહાર અને એ સિવાયનો બધો વ્યવહાર એ લૌકિક વ્યવહાર કયો એ તો જગત ચાલે જ છે હતું છે અને રહેવાનું જ છે કાળમણ પૂદગલ વર્ગણાઓ અને કઈ મનની વર્ગણાઓ શું કહ્યું વાણીની વર્ગણાઓ કે પછી વાણીની હા હા રાવણ પટેલ સાહેબનો માણીની વજ્ઞાઓ એમાં અંતરવાચા બાહ્ય વાચા બે આવી ગયું બોલો ને પરંતુ બાહ્ય વાચા જેમ જેમ શમન થતી જતી જાય આ પ્રાપ્ત ભવમાં જ અને આપણે અંતર અંતરવાચાના જોડેના વ્યવહારમાં ભગવત સ્વરૂપે આવી જઈએ આપણી અંતરની રિયલ ભાષાથી નહીં સમજાયું તારું શું લાગે છે હે શું સમજ્યા અહીંયા આગળ એ આખો વ્યવહાર આપણો ત્યાં આગળ ધીમે ધીમે ધીમે ધીમે એ મર્યાદામાં આવતો જાય છે વાણીના લેવલે જેટલો મર્યાદામાં આવે તેટલું જ અંદરથી આપણે વ્યવહાર કરીને મર્યાદિત થયેલા અંતરથી કહીએ છીએ એની અસર બહારના ખોખા ઉપર પડે જ પણ બહારનો ખોખાનો કયો ભાગ છે કે જ્ઞાન ઇન્દ્રિયોનો ભાગ છે કયો અને કર્મ ઇન્દ્રિયોનો ભાગ એવો કરીને લાયા છીએ કે એના માટે એ બધી આપણી પૂતગલ કર્મકાળમાં બગડાવટ ફેલાયેલી છે એ પછી ભેગી થઈને એમાંથી કાઢી આપશે આજે મથીએ ખરા એક્સરસાઇઝથી <laughs> સમજ્યા ને પરંતુ આ એકતાનો અભાવ શું કહ્યું આપણને સ્વભાવે કરીને એ બહારના ઓખાના માળખાને મર્યાદિત કરવામાં આપણને એ કારગત એટલો નથી નીવડી શકતો આપણે વિજ્ઞાન સમજી જાઓ બહુ થઈ ગયું આપણે તો વિજ્ઞાન સમજી જાઓ વિજ્ઞાન હાથમાં આવતાની સાથે એ પુરુષોત્તમ પુરુષ જે પ્રગટ થતો જતો રહ્યા છે અંદર એ પ્રગટ થશે અને આ રૂપી દુનિયામાં કઈ દુનિયા નામી દુનિયા મૂર્તિ મૂર્તિવાળી દુનિયા પણ મૂર્તિ જે પૂજાથી ભજાતી આ જુદી હતી શું કહ્યું એ એવી ખરેખર જીવતી મૂર્તિ પૂજાથી મળે તો આપણે આ બહારના ખોખાથી પણ મૂર્તિ સ્વરૂપ થઈ શકીએ જીવતી મૂર્તિ એટલે સજીવન મૂર્તિ કહ્યું સજીવન મૂર્તિ વિના જે કંઈ પણ કરવામાં આવે છે બોલો અર્થાત આરાધના કરવામાં આવે છે સાધનથી તે જીવને અવશ્ય બંધન છે એ અમારું હૃદય છે એવું શ્રી કુપારદેવજીએ કહ્યું રાજચંદ્રજીએ બોલો અને દાદા ભગવાને સ્પષ્ટપણે સો એ સો ટકા વ્યવહારને નિવડથી વ્યવહાર સ્વરૂપે રાખી શકે અને પોતાના પરમાત્મા સ્વરૂપ એવા આત્મ સ્વરૂપને આત્મ સ્વરૂપે કરીને સમજણે કરીને એમાં પ્રગતિ કરાતી જતી જાય આવું છે બધું બહુ સંખ્યા મર્યાદા છે શબ્દ મર્યાદા એટલા માટે એ પુરુષોત્તમ પુરુષ જે દાદા ભગવાને જોયા કેવા હતા રામ મર્યાદા પુરુષ હતા આ પૂર્ણ પુરુષોત્તમ યોગ સ્વરૂપ હતા યોગ પુરુષ હતા શું કહ્યું પૂર્ણ પુરુષોત્તમ યોગ પુરુષ એ વાસુદેવ હતા એ તો અવતારે કરીને અને લયાચરની સાથે એ પ્રમાણે આવ્યા અને પોતે અંતરથી બહારથી બધી રીતે હતા પણ બહારના ખોખામાં વાસુદેવ પણ હતું એટલું હતું સાહેબ અને આપણે એ અમર્યાદ મર્યાદ સ્વરૂપ બોલો એવા અંદર પુરુષોત્તમ પુરુષ તરીકે પ્રગટ થતા જતા રહે છે એના યોગ પ્રોસેસમાં છીએ એટલે કે પરમાત્મા યોગ પ્રોસેસમાં શુદ્ધાત્મા સ્વરૂપે મુક્ત થયેલા વ્યવહાર સાથે એ મર્યાદા છે આપણી સમજ્યું મર્યાદા છે એ મર્યાદામાં આપણે પરિણમવા માટે બોલો અર્થાત એમાં બહુ સારી રીતે વૈજ્ઞાનિક ઢબથી વિજ્ઞાને કરીને આપણે સ્ટેબલ સ્ટેબિલાઇઝ થઈ જઈએ એના માટે જ આ પહેલી બે આજ્ઞા જે પ્રમુખ આજ્ઞાઓ છે આ મર્યાદા સ્વરૂપ આપણે એમાં મર્યાદાઓમાં આપણું અમર્યાદા સ્વરૂપ સાંજે સમજાઈ જાય એ આપણો આજ્ઞાધર્મનો યોગ છે એ આપણો સુજાણ યોગીનો યોગ છે આ યોગના શાસ્ત્રોનું આ છેલ્લામાં છેલ્લું છે બધી જાતના વ્યવહારના યોગના લૌકિક અલૌકિક બંને તમે પ્રશ્ન સારો છે હમ આપણે બાઉન્ડ્રી તો એક જુદી રીતે સમજેલા બે નિશ્ચય દ્રષ્ટિ પરંતુ તે તેમ રહી શકે એવી નથી સાથી તો કે ત્રીજીની આજ્ઞા અને ચોથીની આજ્ઞા એ હજુ એનો પરમાર બરોબર પકડાઈ જાય ધીમે ધીમે મન વચન કાયામાં અને વાણી અને વાણીના વ્યવહારોથી આપણે જેટલા મર્યાદિત થતા જતા જઈએ શું કહ્યું મર્યાદિત થતા જઈએ ચાલે જ કર્યા જ કરે કર્યા જ કરે આજે એને આપણે જીભને સીવી ના દેવાય જીભને કશું કરાય નહીં આપણાથી એ તો એનું કામ કર્યા કરશે જ્યાં સુધી એ મર્યાદિત નથી થઈ ત્યાં સુધી હવે સમજાય છે જ્ઞાની પુરુષો મૂગી ભાષામાં બધાને એ એમના નિમિત્તે કરીને વ્યવહારના નિમિત્તે કરીને અદભુત સત્સંગના યોગો પ્રવર્તી શકે છે સમજાય છે આપતા પુત્રો કે નહીં એવું સમજજો ઉપયોગની ગોઠવણી એ મુખ્ય છે ઉપયોગ સાહેબ આવી ગયા ઉપયોગ ઉપયોગ એટલે શું કે આપણો સ્વભાવ સ્વભાવ હું જે મારું આત્માનું વિશુદ્ધપણે આજે શુદ્ધ સ્વરૂપે હું છું તે આપણો સ્વભાવ તેને પ્રાપ્ત હોવો ઘટે એ જ્ઞાની પુરુષ જે સ્વભાવથી આ મન અને બધા વ્યવહારોમાં હંમેશા રહેલા છે અને બધાની સાથે બધા વ્યવહારો બધા વ્યવહારથી છે જ અને એ અંતરથી લીલા કેમને સમજાય એવા એ પ્રાપ્ત કહેવાય એટલે આ કાળમાં આ પ્રાપ્તિ આ સંસારી વેશમાં સંસારી કપડામાં થાય એવી છે શું કહ્યું આજે સંયમી વેશમાં કે સંન્યાસી સાધુ કોઈ પણ હોય આચાર્ય પણ હોય કોઈને પણ હોય સાધ્વીજી હોય ગમે તેને એને પ્રાપ્ત થાય પરંતુ એ સંયમમાં પોતે આંતર સંયમિત થતા જતા જાય એવા કોક વિરલ જ હોઈ શકે વિરલ જ મુશ્કેલ છે અત્યંત મુશ્કેલ છે કારણ કે આખો વ્યવહાર ત્યાગ અને સંસાર બેનો જે રહ્યો છે તે ક્રિયાકાંડના યુગથી રહેલો છે શું કહ્યું હા જ્યાં સુધી એને જ્ઞાની પુરુષની કૃપાએ કરીને પોતાની અંતરમાં જ જ્ઞાનકાંડ વ્યવહાર સાથેનો એને પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી એ વ્યવહારના ક્રિયાકાંડોમાંથી એ એટલી રીતે નીકળી શકે નહીં માથાકૂટ તો બહુ હોય એ કરે એમાં ના નહીં કરશે હજુ હજુ કારણ કે કામ કાળ ચાલે જ છે કારણ કે બધો ભગવાનનો કાળ છે આ બધો અત્યાર છે જ કળિયુગ એટલો બધો ઘેરો નથી થયો કે જેથી ભગવાનને ભગવાનની વાતો ને એનું બધું આરાધનાની ના થઈ શકે છે હજુ એ ઘેરો થવાનો હજુ ઘણો સમય છે એટલા માટે પરંતુ સમય ઉતરતો જાય છે એટલે જે મન વાણી કાયાનો દેહ અને યોગ મળ્યો છે એ બધામાં આપણે સતત આ કેમ કરીને ચાતકના પક્ષીને પીવું પીવું કરે છે અને ત્યાં એને જોતા યોગ કેટલા બધા સાયન્ટિફિક જ્ઞાનથી બને છે કે સ્વાતિ નક્ષત્ર નિવ્વળ ચોખ્ખું અનપોલ્યુટેડ એવું પ્રોડક્ટ આમ ઊંધા મોડે ફર્યા કરે છે કે પડે તો જ એને તરત સંતોષાય એક ટીપાથી એને તરત સંતોષાય છે માનશો તમે અને કેવી ભવોભવની તરસ કેવી હા એટલા માટે ઉપમા આપી છે ચાતક ચાતકને મેઘની મારો ને દાઉદીનો સનાતન चातक में मेघनी प्रीत पुरातन मारो निदरुदिनो स्नेह सनातन पूर्णे सुगन्धयि सुदा परे नहि फूल में सुगंध कभी शोधा पड़े नहीं જુદા સંદેશ વારી ન સંગ જુદા જરે નહીં ચૂલને જુદા બેવું રાજુલને જુદા તો એ બેવું એક મન મારો રે દાદાજીનો સ્નેહ નલિન ભેદ પામવા ગોવિંદ ભર ભ્રમર ફરે ભ્રમર ફરે સાંજ થતા માની ડૂબી પ્રાણને પણ વિસરે સાંજ થતા માની ડૂબી પ્રાણને પણ વિસરે આયુષ્ય અંત બને શુદ્ધ પ્રીતકાર આયુ च अन्तपुरे शुद्ध प्रेमकार પ્રભુજીનો સ્નેહ સનાતન મારો ને ભગવતીનો પ્રેમ સનાતન મનડું વર્તન ને વાણી સરગમ સુહાગી મનડું વર્તન ને વાણી સરગમ સુહાગી પામી શકે સહુ મોક્ષ અભિલાષી પામી

मारो ने दादाजी नो स्नेह सनातन मारो ने स्नेह सनातन जातक ने मेघनी प्रीत पुरातन जातक मेघनी प्रीत पुरातन मारो ने દાદાજીનો સ્નેહ સનાતન મારો રે દાદાજીનો સ્નેહ સનાતન ધ્યાતા ધ્યેય ધ્યાન ઐક્ય પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન ધ્યાતા ધ્યેય ધ્યાન ઐક્ય પ્રેમ સ્વરૂપ ધ્યાતા ધ્યેય ધ્યાન ઐક્ય ધ્યાતા ધ્યેય ધ્યાન ઐક્ય પ્રેમ प्रेम स्वरूप मोक्ष ज्ञान प्रेम स्वरूप मोक्ष ज्ञान निज आत्म रमणाय केवल प्रकाशमान निज आत्म रमणाय केवल प्रकाशमान निज आत्म रमणाय के શ્રવણ પ્રકાશમાન નિત્ય આત્મરમણાય કેવલ પ્રકાશમાન હું અભેદ પ્રેમીને પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ હું અભેદ પ્રેમીને પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ ભેદ પ્રેમીને પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ હું ભેદ પ્રેમીને પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ આ અભેદ પ્રીતમાં નિર્તન પ્રકાશન આ અભેદ પ્રીતમાં નિર્તન પ્રકાશન આ भेद प्रीतमा निर्तन प्रकाशन भेद प्रीतमा निर्धन प्रकाशन निर्तन કર્યું છે શું નિર્તંગ નિર્તન કેવું તન તો કે નિર્તન એટલે કે એ ભગવાન અને ભગવાનના ભગવત સ્વરૂપને સો ટકા અભેદ થઈ ગયું સમજાયું ને એટલે કે એમ જ વ્યવહારમાં અભેદ દ્રષ્ટિ તો જ આવે નહીં તો નહીં આવે સાહેબ શું કહ્યું તો જ એનો મતલબ એ કે વ્યવહારમાં અભેદ દ્રષ્ટિ તો જ આવે વ્યવહાર વિભિન્નતા હોવા છતાં પણ અભેદ દ્રષ્ટિ જ્યાં છે હું હું હું હું ને હું બીજું દેખાય જ નહીં એને અને છતાં વ્યવહાર ના હોય એવું બને નહીં એની ખુલ્લી આંખો એ દેખાય શું કહ્યું અને ખુલ્લી આંખોએ કશું જુએ નહીં આ બધું જુદાપણું ના જુએ એને શું કહ્યું કઈ કશું જુદાપણું જુદાપણામાં રહીને પણ જુદાપણું ના દેખાય એ ખુલ્લી આંખોએ ઊંઘતાપણું કહ્યું દિવસમાં આ કર્મરૂપી જગતમાં કોઈ પણ કર્મની ક્રિયામાં ના હોવાપણાનું એ દિવસનું ઉઘાડી આંખે ઊંઘવાપણું કહ્યું કૃષ્ણ ભગવાન જેવી રીતે હતા તેવી રીતે કૃષ્ણ ભગવાનની દિવસો રાત્રિઓ હતી અને રાત્રિઓ દિવસ હતા પણ જગતને શું સમજાય જે જગત રાત્રિથી રાત્રિએ કરીને છે અને દિવસથી દિવસે કરીને છે એને કેમ સમજાશે આ એ કૃષ્ણ ભગવાનની દશા કેમ સમજાય એને કર્મ કૌશલ્ય સમજાયું પુરુષ કયા બહુ અદભુત પુરુષ કયા છે ચાલો શું કહ્યું મોટેથી બોલો દાદાજી આ સત્સંગના અનુલક્ષીને વ્યવહાર માટેનો એક પ્રશ્ન પૂછો બોલો બોલો ને કે કોના વ્યવહારના માટેનો સોનલના વ્યવહાર બિપિનના નહીં બિપિનના રાજુલના નહીં બધાના અને બીજો પણ છે બે સાથે પૂછી લઉં એટલે સાથે એનું એ થાય મોટાએ નાના થઈને રહેવું જોઈએ કે નાનાએ મોટા થઈને રહેવું જોઈએ મોટા નાના જોડેનો વ્યવહાર શું સમજવો એ આપ કૃપા કરીને સમજાવો અને સુખનું પણ એની જોડે જ કહી દઉં શું સુખ એટલે સુખ એટલે શું એ કેવી રીતે જગતમાં પ્રસારવું જીવ માત્રને આ બેઉ ભેગા એટલે મોટા નાનાની વાત કહી મોટા નાનાની વાત કહી એ સોનલબેનને લાગે છે કે રોજ બરોજના જીવનમાં જીવે છે એમાં હજુ વ્યવહારથી આપણામાં એ પડઘાઓ રહેલા છે બધા કે વ્યવહારથી જ્યાં મોટા નાણાંની સમજ પ્રવર્તે છે લૌકિક સમજ એ કરીને તે પ્રકારે હજુ એમાંથી નીકળાતું નથી એવું લાગે છે તમને એટલે હા પડે છે બિપિન કહે નીકળાય છે શું કહે છે બોલો ને લઈને બોલો ને બાપુ જોરથી બોલજો કરમસર બોલે છે બોલો દાદાજી તમે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલે જે દ્રષ્ટિએ જીવતો હોય તો એને કાંઈ મોટા નાનાનું હોતું નથી એ જે તમે મર્યાદાની વાત કરી એ જે આખો વ્યવહાર વાણીથી ઉભેલો છે તે એ મર્યાદિત સુધી ના થાય ને ત્યાર સુધી આ બધું મોટા નાના લાગ્યા બધું મોટા સાહેબ સાચું કે છે નહીં સમજવા જેવી વાત ખરી પણ તમને મજા પડી ગઈ છે ને એમાં હાજી દાદાજી હા હાજી થઈ ગયું છે ને પાકું હા પાકું દાદા આ બોલાય છે બિપિનથી તો પણ એ તો બિપિન બોલે ને દાદા ટેપ રેકોર્ડર <laughs> એટલે મોટા નાણાંની વાત અહીંયા આવી જ્યારે આપણે ભગવાનનું ને ભગવતપણાનું મોટાપણું એટલે કે ગુરુપણું ગુરુપણું એટલે શું તો કે વ્યવહાર સાથે હોય ને કોઈ વ્યવહારમાં ના હોય શું કહ્યું પૂરેપૂરા વ્યવહારમાં સાથે હોય છતાં કોઈ વ્યક્તિ વ્યવહારમાં ના હોય મન શું વાણીનો શું કાયાનો શું આ મા અને સાથેમાં બહુ ફરક છે શું કહ્યું સમજાયું માને બચ્યું અને બચ્યુંને માં જ્યાં ત્યાં માં માં સ્વરૂપ થઈ ગયું હોય બચ્ચાને ત્યારે માં થોડી વિખૂટી પડી હોય તો પણ એને માં છૂટી ના પડી હોય શું કહ્યું એને વ્યવહાર કરો કેવો હશે તું ગીતા હશે ના સમજાયું વ્યવહાર સાથે રહીને વ્યવહાર માં નહીં જે બચ્ચું મામા હોય ને તો શિયાવ્યા થઈ જાય જરાક આ વાગી પછી તો શિયાવ્યા થઈ જાય સમજે ત્યારે એ મા બચ્ચાનો એવો અભિપ્રેમ કહેવાય સમજાય છે આ બહુ સમજવા જેવું છે પણ એ તો કેવા વિરલ દાખલાઓ છે આ બનવા મુશ્કેલ છે ઘણા જ મુશ્કેલ છે હમ એ જાણે છે માં કે બચ્ચું અરે આ મન વાણી કાયાથી એના શ્વાસે શ્વાસે જીવતું જીવતું બચ્ચું આમ જાય છે છતાં માને પરંતુ એને એને જાય છે એવું ના લાગે શું કહ્યું જરાય ના હોય એની જોડે જોડે જ છે એવું બચ્ચાને માં પણ હવે એમ કહેથી લાવશો રામમોહન બોલતા નથી નહીં સમજ્યા એવો પપ્પા બચ્ચાનો પણ એવો પ્રેમ હોવો જોઈએ શું કહ્યું બોલને તે જોવા મળે કઈ થોડો મને શું છે મને કહે છે આપણે કોને પણ તારી જોડે તો નહીં ને બીજા કોણ જોડે બધા જોડે દાદાજી કે જીવ માત્ર જોડે <laughs> એવું જ છે એટલે ચાલો થોડી વાર દસ મિનિટ છે પંદર મિનિટ તો આપણે આટલા ત્રણ સૂત્રો લઈ લઈએ નાના મોટાની વાત વ્યવહારમાં અને સુખ દુઃખની વાત કરી તમે એ સુખમાં સુખ શું છે એ સમજવાની જરૂર છે સુખ આવે અને જતું રહે આવે ને જતું રહે એવું જ્યાં દિન રાત આજે જીવનમાં અને ભવો ભવ આપણે અનુભવો થયા છે અને એમાંથી આવ્યા છીએ હજુ એના પડઘાઓ રહ્યા કરે છે સમજાયું એમાં સુખ જેને ચાખ્યું છે પાના છે જે સુખનો અખૂટ ભંડાર છે અખૂટ ભંડાર છે કેટલો કે સિદ્ધ ભગવંતો જે અનંત સુખ સુખ સુખથી છે એવા સિદ્ધ ભગવંતોનું એક આખા દરિયાના એક ટીપા જેવું એક સુખનું આ પૃથ્વી પડે ને ત્યારે એનું વર્ષ દાડો આમ તરબોળ સુખમો થઈ આખું વિશ્વ તરબોળ થઈ જાય એવું આપણે દરેકની અંદર એટલું બધું અખૂટ સુખ પડેલું છે એને ચાખવાનું એ ચાખ્યું છે તારદવા થાય છે એ પગ દરિયામાં નીચે લાગેલો છે પછી શું એને સિદ્ધ યોગ એની પ્રાપ્તિ છે એટલે કે શરૂઆતની પ્રાપ્તિ છે જે શરૂઆતની પ્રાપ્તિ હોય તે પરિણામના પરિણામ સ્વરૂપ હોવાનું એ એના પરિણામ સ્વરૂપે થયા કરતું હોય જ્યારે આપણે આ પ્રાપ્તિ પછી અનંત સુખનું આપણું ચાખ્યા પછી જ્ઞાની પુરુષની કૃપાથી પછી એમને કહેલા વ્યવહાર કરીને આજ્ઞાપૂર્વકના એવા વ્યવહારમાં આપણે વ્યવહારથી રહીએ તો એનું બધું વર્ધમાનતા થતી જ જતી જાય છે આનંદની ભગવાનની શક્તિઓની ભગવાનના જાણવાના પ્રકાશની ભગવાનના જોવાના પ્રકાશની એવું બધો ભગવત વ્યવહાર અને ભગવત શક્તિઓ ખુલતી જાય બધી ધીમે ધીમે ખુલતી જાય કારણ કે એનો મૂળ પડદો હટાઈ ગયો અને ત્યાર પછી ખુલવાનો અને ચાન્સ ખુલ્લો ઉભો થયો યોગ સમજ્યું એ મૂળ પડદો બધા આખા જગતમાં બહુ હેરાન કરે છે એને દર્શન મૂળનો પડદો કયો એટલે વસ્તુ જ્યાં જેમ છે તેમ દે ના જોવા દેતા એ જેમ નથી તેમ તેને મનાવતું જાય શું કહ્યું હા આ લાલ ઘોડો છે એટલે પછી લાલ ઘોડો લાલમાં ઘોડામાં દયા કરે હવે ઘોડો લાલ છે જેવું છે આ રંગની દુનિયાઓમાં રંગની દુનિયાઓમાં રસની દુનિયાઓમાં બહુ સમજવા જેવી વાતો છે એટલે આપણે છેલ્લા ત્રણ સત્યાવીસમી અનુભવ શ્રેણીમાંથી ત્રણ સૂત્રો એસએમએ પૂછ્યા છે લઈ લઈએ આપણે દસેક મિનિટ છે કરીએ નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જે જયકાર ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી કૃપા કરી નીચે આપેલા પ્રગટ અનુભવ જ્ઞાન જ્ઞાનસૂત્રો વિગતમાં સમજાવવા પ્રાર્થના સૂત્ર નંબર બસો બાર શ્રેણી સત્યાવીસના છે બસો બાર જ્ઞાની પુરુષની અંતરચર્યાનું અનુસરણ બોલો એને છેલ્લામાં છેલ્લી પરમોત્કૃષ્ટ ચરણ સેવા કહીએ આ ચરણાણુ યોગનું આખું સિદ્ધાંતિક સત્ય ચરણ ચરણ કરણાનું યોગ કે છે બહુ મોટો યોગ છે એક જૈન દર્શનોમાં ચાર મોટા અદભુત યોગ કયા છે તમારો આ યોગ છે ધર્મકથાના યોગથી ચાલુ થઈને થાય છે તે અને એમાંથી ગણિતાનું યોગ આવે છે એટલે આપણે હવે ગણિતની કોઈ સંખ્યાની વાત એમાં પડવાની જરૂર જ ના રહી આખો ગણિતાનું યોગ એની મેથી અંદર ખુલ્લો થતો જતો જાય જેવી રીતે આપણા આ આત્માના શુદ્ધ વિશુદ્ધ સ્વરૂપ એની પ્રાપ્તિ થઈ હોય એ અનંત સુખની પ્રાપ્તિ થઈ હોય આપણે અનંત શક્તિપણાનું હોવા પણ આપણે અંદરથી પ્રાપ્તિ થયું હોય સમજાણું હોય એવે કરીને વ્યવહારમાં જ્ઞાની પુરુષની વ્યવહાર આજ્ઞાઓથી વ્યવહાર જીવાય સમજાયું એમાં એમાં જ આ આખો ધર્મકથાનું યોગ ચરણાનું યોગ સમજ્યું ચરણ કર્મ ક્રિયા કહીએ ને બધું કહે છે ચરણાનું યોગ એટલે જ્ઞાની પુરુષનું અંગૂઠે અમૃત વસે છે ભગવાનના એવું કહેવામાં આવે છે તે આ કારણ કે મન વાણીને કાયા સ્વરૂપ ત્રણેય વ્યવહાર યોગ સ્વરૂપે એમાંથી કોઈમાં પણ આવી રહ્યા નથી અને પોતે પોતાના સ્વભાવમાં જ રહે છે અને છતાંય મન વચન કાયા સાથે છે એટલા માટે એટલે અંગુષ્ઠો માલિકી વગરનો મનવો આ વિશ્વમાં મહામાં મુશ્કેલ છે યોગ્ય મોટા મોટા છે દેહના એમને એમનો કોઈ પણ સારો ભક્ત હોય કોઈ પણ હોય તો ગુફામાં રહેલા કોઈના મનુષ્યના ટચમાં ના આવે છતાં એને પેલા ન થાય કે એમને સ્પર્શ પણ એ જલ્દી નજીક નહીં અડવા દે કોઈને નહીં અડવા દે કારણ કે એમને આ ક્રિયાકારની ક્રિયાઓએ કરીને અંતરની ક્રિયાઓએ કરીને એમને એટલી બધી શક્તિ અંદર પેદા થઈ છે એટલો બધો દેહિક યજ્ઞ અગ્નિ પેદા થયો છે એના કારણે એ શક્તિ ડિસ્ચાર્જ ના થઈ જાય કોઈ સ્પર્શ કરવાથી કારણ કે પેલો સ્પર્શ કરનાર તો કયા લેવલે છે અને આ કયા લેવલે ગયા મેટાફિઝિકલ જેને અંતસ્કરણની બધી ક્રિયાઓ કહેવામાં આવે છે મોટું પાતંજર યોગ હોય એવી પ્રકારની ક્રિયાઓ સમજ્યા એને આખો અષ્ટ અષ્ટાંગ યોગ સ્વરૂપી ક્રિયાઓ મોટા મોટા પુરુષો બોલો કોઈ અડવાના રે એ તો એક જ્ઞાની પુરુષ જ હોય સર્વથી મુક્ત હોય એટલા માટે સર્વને માટે સહેજાસેજ પ્રાપ્ત થઈ શકે એ સર્વ મનવાણી કાયાના બધા યોગની બધી ક્રિયાઓ માલિકીપણું એના એમાં પોતાપણું મારાપણું એ બધાથી છૂટા નીકળી થઈ ગયા હોય અહંકારનું એનો એ દેહે કરેલું અહંકારનું હોવાપણું એમાંથી પણ નીકળી ગયેલા હોય છતાં બાકી રહેલો દેહનો અહંકાર હોય અને દેહનું જીવન બાકી રહેલું હોય એ બધો નાટકી બક્કો અહંકાર હોય બીજું કશો જ નહીં બિલકુલ નાટકી પણ નાટક સમજાય તો ને કોઈને એ નાટક સમજાય તો ને નાટકને નાટક સ્વરૂપે સમજવું એ બહુ મોટું જ્ઞાન છે બહુ મોટું જ્ઞાન છે પરંતુ આ વિશ્વમાં જોવા મળી શકે જ નહીં તમને એ તો ભરતનાટ્યમ સ્વરૂપ એ ભરતનાટ્યમ મળે તો જ ફાયદો છે કેમ હશો છો સાહેબ કેવું ભરતનાટ્યમ જેવું ભારતનાટ્યમ કરનારા જ્ઞાની પુરુષ હોય તો જ નટરાજ બાકી ના હોય સાહેબ જેમ નચાવે એમ નાચે કેમ તરું હશે છે સમજ્યા ને જ્ઞાની પુરુષ અદભુત છે આ નિધિધ્યાસનની વાત પણ અમારી ગઈ બધી અને સૂત્ર નંબર સિત્યોતેર દાદા ભગવાનની વાણી આપણે પીરસીશું તો ખરા બધે પણ દાદા જે સમજ્યા છે તે પીરસી શકીશું તો બહુ કામ લાગશે એટલે દાદા ભગવાનની વાણી કરતાં દાદા દાદાની સમજણ જે એ એમ પટેલ સ્વરૂપે હાજર હતા ત્યારે એ સમજણનું પ્રદાન કરવામાં બધે સર્વસમર્થ હતા એવા દાદા અને એમની સમજણની વાત છે આ એટલે શબ્દ અને શબ્દમાં ન જતા શબ્દના પરમાર્થમાં જાઓ શું કહ્યું હા જે આપણને નિઃશબ્દ સમજ આપી શકે છે આજે એ વાણી જ્ઞાનીની તાજા પાજા છે તો પણ એટલું કામ કરી શકે છે મુઆ કહેતો પણ એને સમજો તો એમાં અદભુત મુક્તિનો પરમાર્થ છે મુઆ મેરમુઆકેશન તો ચરોતરી ભાષા નીકળી છે બધી તમસરું અમરને કે છે બહુ સમજવા જેવું છે દાદા ભગવાનની વાણી આપણે પીરસીશું તો ખરા પણ બધે જ પણ દાદા જે સમજ્યા છે તે પીરસી શકીશું તો બહુ કામ લાગશે એ સમજ બધાને જ્યારે જશે ત્યારે વિજ્ઞાન બહાર પડશે નહીં તો નહીં પડે અને સમજ આપણામાં ફિટ થયેલી હશે ત્યારે આપણે નિમિત્ત ભાવે અક્રમ વિજ્ઞાન કોઈને સમજાવી શકીશું કહી શકીશું એટલે સમજાવી શકીશું એમાં કહેવા પણ હોતું નથી કહી શકીશું છે તો સમજ્યા બહુ અદભુત છે આ મહાત્માઓને આપતા પુત્રો આપણે બધા માટે જ સૂત્ર નંબર બસો ને સોળ પ્લોટ કોને કહેવાય તો કે આમ્રકુંજમાં મારો પ્લોટ છે ને અત્યારે કરોડ રૂપિયા માગે છે દોઢ કરોડ મેં નીતિનને પૂછ્યું તારો પ્લોટ છે તો કરી નથી નાખવાનો તો કે ના હવે એ કેટલો મળ્યો છે રવા દો ને અમૃતગુંજમાં જ છે અહીંયા આગળ ભારતીય નીતિનો પ્લોટ છે ધર્મ દ્વારા જયંતિભાઈનો પ્રતાપગંજ રહે છે એ પ્લોટની વાત છે પ્લોટ કોને કહેવાય જે પ્લોટ કાયમનો હોય પરપેચ્યુઅલ હોય કે જ્યાં ક્યારેય પણ ખાલી કરવા પડવું હોય જ નહીં અને આપણા માટે રિઝર્વ જ હોય એ પ્લોટ ક્યારે હોય તો કે આપણું હોવાપણું હોય ત્યારે એ આપણો પ્લોટ હોય જ હું છું બોલતાની સાથે જ પ્લોટ રેડી જાણતો ના હું કોણ છું તો પણ છેલ્લે એ ના જાણતો હું પછી એ ના જાણતા હું તો રૂપિયા વિદાય લે તો પણ એનો પ્લોટ ખરો વિદાય લીધા પછી પણ એ પ્લોટ ના હોય તો તો કઈ મુશ્કેલી પડી જાય એટલો તો ખરો જ એનો એટલું તો આપે છે આ બોલો અત્યારે પેલા શ્રદ્ધા શ્રદ્ધાથી ભક્તિ કરે સાચી કે જ્ઞાનથી કરે એ ભક્તિ સાચી કારણ કે મારે ત્યાં હું બેઠું છું ત્યાં પીજે પાણી ગોળગોળ રેડવા આવે મેં કહું બેન આ પીજે ગોળગોળ પાણી રેડીને શું કહે છે કે અમે પિતૃદેવોને શાંતિ આપવા બધું તમે શાંતિ આપને રાખવાનું તો શાંતિ લઈને ગયા ભગવાન બોલાશો મોડી રેડી રેડી કે અમારી શ્રદ્ધા છે શ્રદ્ધા સમજી શ્રદ્ધા સારી પણ કઈ શ્રદ્ધા કે શ્રદ્ધા જે સમજણપૂર્વકની હોય તે કે જે હંમેશા પોતાનું હિત સાચવી જાણે અને પોતાનું હિત સાચવી જાણે અને ગમે તે ભક્તિમાં હોય પણ એ ભક્તિમાં એને ક્યાંય પણ શંકા એ બધું કશું હોય જ નહીં સાચવી જ જાણે તો પણ જાણે છે કોણ કે મારું હિત સાચવું કે સચવાવું એને કેવી રીતે કહેવું કે જે મારું અહિત થતું હોય છતાં એ અહિતથી હું દૂર રહું અગ્નિ છે મને દજાય છે કરે છે નજીક જવું જાઉં તો એનું જરા આગો રહું એમાં અગ્નિને ઓલવવાથી કે અગ્નિ ઓલવા એવું થોડું છે આગો રહું પતી ગયું એ તો આ શરીરમાં બધા કરે છે એટલે અહિતના પ્રસંગોમાં પોતે પોતાથી જ અહિત થતાના બધા પ્રસંગોમાં છતાં એ અહિતના પ્રસંગોએ કરીને એ અહિતના નિમિત્તોએ એ પોતાનું અહિત ના થવા દે એટલું તો એને હોવું જ જોઈશે પણ આ કારમાં બહુ મુશ્કેલ છે ઘણું મુશ્કેલ છે હોય ના હોય એવું નથી કહેતા આપણે પરંતુ અપવાદ સ્વરૂપ હોય એવા બધા અપવાદ સ્વરૂપ હોય બહુ મુશ્કેલ છે એટલે એમાં પુણ્ય બને પણ જેવા ભાવથી કર્યું એવું ભાવ પ્રમાણે પરિણામ પામીએ એટલે પછી આપણે અંદર એ બધું કરતા હોઈએ બહેનો કરે પણ અંદર શું છે ચાલે છે શી ખબર પડે અંદર તો પેલું ઘરનું રામાયણ બધું ચાલતું રહ્યા કરતું હોય તો બહેનું શું કરે એટલે મિક્સચર વાળું બધું થયા કરે શું કહ્યું હા ને આપણે એટલે હા બોલો બોલો સારા સારા વાક્યો કે સારું સારું જ્ઞાન આપે એ લોકો એ એમનામાં હોતું નથી એ સંત હતા મને કહેતા હતા મને ખ્યાલ છે કે આવું બધા ભેગા કલાક છે ભાઈઓ તમે બધા મોહ માયા લોભ બધું છોડો તમારા બી નહીં છૂટી પણ તમે લોકો છોડો સાચું સાચું આવું બોલ્યા સારું ના હું કહું તમને જયંતિભાઈ કહું આપને જો એવું બોલે નહીં ને એવું બોલે નહીં કોઈ સાંભળવા આવે નહીં અમને કોઈ એકે યાદ નહીં આવે જોજો તમે અને એવું બોલે તો વધારે આવશે બધા છે જોજો તો એ વાત છે આ ના બહુ સમજવા જેવું છે આપણે કોઈની હસી ઉડાડીએ એવી વાત નથી કરતા આપણે પરંતુ આજે મનવાની કાયાની સ્થિતિ શું છે આ ત્યાગ કર્યો સંસાર લીધો છોડ્યો તો શું હાલત છે આપણી દિલ દિલ ભારત અને ભારતીયતા એ દિલથી કહેવાય છે એ વેશથી નથી કહેવાતી જાતિથી નથી કહેવાતી સમજાયું ને અને જીવથી જન્મે કરીને ગમે તેવી રીતે જન્મ જાતી એથી પણ નથી કહેવાતી પોતાનું આજે દિલમાં દિલે કરીને એ કેવી રીતે દિલની કર્મણની કર્મણી કાર્મણ્યતા છે એના પર છે એવા સંત આજે શોધવા મહા મુશ્કેલ છે છતાંય આજે સાપ ગયા ને એનો પાછળના નિશાનીઓ રે એવું કહીએ છીએ ને મોટા પુરુષ ગયા નિશાન રહે છતાં ભજ્યો એમને તે ચાલે પણ જે સાચા સંત થયા છે એવાને ભજે ને તો આજે પણ ખૂબ કામ કરે છે શ્રદ્ધાન ભક્તિ સાચા સંત હું દાખલો આપીશ આપણને આ શિરડીના સાંઈબાબા તમને કહું સાચા સંત કહું છું અને એનાથી આપણે એમ નથી કહેવા માંગતા બીજાને વખોડીએ એવો સવાલ નથી કરવાનો જરૂર આપણે જ્યારે માનતા ઉપચાર બીજા આપણે રાખવાની શું જરૂર છે આપણે શું એવી સત્તા આપણો શું હક કે આપણે બીજાને વખોડીએ આટલું જ છે ના એટલે કહેવાનો મતલબ શું છે તમને હું નથી કહેતો એટલે દાદા ભગવાને આમાં સંતની બહુ સારી સમજ આપી છે સંતની સમજ કે જેને અંતઃકરણ જેટલા પ્રમાણમાં નિષ્કામ સ્વરૂપે કેવી રીતે અંતઃકરણ કહું છું દિલ કહું છું નિષ્કામ સ્વરૂપે અંતઃકરણથી એમનું જીવન થયું હોય ત્યારે સાચો સંત ત્યારે તમે જોજો એમની વાણી લોકમાં અને લૌકિકતામાં અને સમાજમાં મળવી બહુ મુશ્કેલ ઓછી છે ઓછી છે એમાં શિરડીના સાંઈબાબા હતા તો એ નાસિકમાં અને મહારાષ્ટ્રમાં ગામડે ગામડે એટલે જે આજુબાજુ ફર્યા કેટલું જ એમની મર્યાદા એટલું હોય ને અને છતાં એવું છે ને એકનાથ જુઓ નરસિંહ મહેતા જુઓ ગમે તેવા જૂનાગઢમાં આજે જઈએ તો હજી દામોદર કુંડ છે ત્યાં આગળ તમે ગયા છો બસ દામોદર કુંડ બોલો હવે નરસિંહ મહેતા એક એક એમનું કીર્તન એમનું પદ એમની શ્રદ્ધા એમની ભક્તિ કેટલું ગજબનું હતું એની એવી વાત છે આ શું એટલે આજે આજના પોલિટિકલ જગતમાં સંસારી જગતમાં અને લોકમાં બધે કેવું થઈ ગયું છે કે આપણા ન્યાય સ્થાન ન્યાય કરવાના સ્થાનો આપણા પર સત્તાને રાજ કરે કે જે આપણું ભલું ઈચ્છીને આપણા બધાનું ભલામાં રહે એવા આપણી સત્તાધારી લોકો સમજાયું આપણે સાચા ખોટાનો ન્યાય કરતો થવામાં એ ખોટાને સાચું ના ઠેરવે અને સાચાને ખોટું ના રહે એવા એ તટસ્થ વાણીના યોગવાળા આપણા કાળા કોટવાળાઓ આપણું દળદોથી મુક્ત કરનારા એવા ધોરા ડગલાવાળાઓ કે લીલા ડગરાઓ જે ખોતે એ બધા આ બહુ મુશ્કેલ છે બધું શું કરે સમજાયું એટલે સંત તુલસીદાસ રામચરિત માનસ નાનું એવું મૂકવું ખરી રીતે યોગ્ય નથી યોગ્ય ન કહેવાય યોગ્ય ન પણ આ બધી વાતો નહીં કરવી આપણે આ વાતો કરવાથી આજના જમાનામાં જે બધું ચાલે છે ને આપણે ક્યાં ભૂલી જઈએ પાછા જગત ચાલે છે આપણી સત્તા નથી ચલાવવાની જે સત્તા છે કુદરતની છે ચાલ્યા જ કરે છે અને એમાં તો બધા માને છે ને ખરા ભલે નથી આ છેલ્લું સૂત્ર લઈ લઈએ સૂત્ર નંબર બસો ને સોળ પ્લોટ એ તો થઈ ગયું પ્લોટ કોને કહેવાય એ કાયમનો પ્લોટ કાયમનો પ્લોટ એટલે ખાલી ગયો આપણો કાયમનો જ હોય આપણો કોઈ દાડો ના જાય એને સિદ્ધ પ્લોટ કહ્યો શું કહ્યું સિદ્ધ પ્લોટ એટલે સિદ્ધ થઈ ગઈ જગત જઈ અને આપણે એ સિદ્ધ થઈ ગયેલા આપણા પ્લોટે કરીને આપણે છીએ કે જેથી આપણે હાલતા ચાલતા જતા આવતા આવા પ્લોટોમાંથી નીકળી એટલે કે શરીરથી નીકળી અને છેલ્લે એમાં પરિણમી જઈશું કે પછી ત્યાં આપણું આપણી જ બધું હોય સત્તા દરેકનું એટલે દરેક સિદ્ધ જીવો લોકાગ્રે લોકના અગ્રભાગમાં એટલે બ્રહ્માંડના અગ્રભાગમાં ત્યાં આગળ અનંત સિદ્ધ ભગવંતો છે અને આપણા દરેકમાં એ સિદ્ધ ભગવંતનું અનંત સુખપણું જે દરેક સિદ્ધ ભગવંતો છે બીજી બધી અનંત શક્તિઓ સાથે એ બધું આપણામાં અંદર ધરબેલું પડેલું છે બીજું કશું જ છે એ ખુલ્લું કરી જ્ઞાની પુરુષ જેમને આ જગતમાં કોઈ પણ આ જગતની ચીજ આખું સોનાનું કરીને આપે પણ એમને કંઈ ખપે નહીં અમને કશું જ નહીં પણ છતાં વ્યવહારમાં પૂરા હા હા પૈસા કંઈ બેરી ના રાખે બધે બહુ કાળજી રાખે સમજાયું એમની વાણી ના વેરાઈ જાય એમનો શ્વાસ ના વેરાય એમનું આ ઇન્દ્રિયોનો કોઈ પણ ક્રિયામાં વેરાઈ ના જાય એવું છે પણ આ કાળમાં એ લોખંડ પડવું બહુ મુશ્કેલ છે હમ જય સચ્ચિદાનમ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજાયાણમ ದಾಯಂ ನಮೋ ಲೋಯೆ ಸರ್ವ ಸಾಹುಣಂ ನಮೋ ಲೋಯೆ ಸರ್ವ ಸಾಹುಣಂ ಐಸು ಪಂಚನ ಮುಕ್ಕಾರೋ ಐಸು ಪಂಚನ ಮುಕ್ಕಾರೋ ಸರ್ವ ಪಾವ ಪ್ರಣಾಸಣೋ ಸರ್ವ ಪಾವ ಪ್ರಣಾಸಣೋ ಮಂಗಲಾಣಂ ಚ ಸರ್ವೇಸಿ ಮಂಗಲಾಣಂ ಚ ಸರ್ವೇಸಿ ಪರಮಂ ಭವೈ ಮಂಗಲಂ ಪರಮಂ ಭವೈ ಮಂಗಲಂ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮಃ શિવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આ ત્રણ મંત્રોમાં એટલી બધી શક્તિ પડી છે આ ત્રણ મંત્રો જ રાખે ને બહુ થઈ ગયા કારણ કે આમાં કોઈ વ્યક્તિ આવતી જ નથી કોઈ પણ વ્યક્તિ આવતી નથી એ મોટા પુરુષો આવે છે જે પુરુષ સ્વરૂપ થયેલા છે આ પુરુષો બધી વાત કરી એવાના એ મંત્રો છે એમના નમસ્કાર છે એ બોલીએ ને તોય આપણે બહુ ખીણ છે ચાલો જય સચિદાન જય દાદા ભક્ત હલો જરા કાર્યક્રમો ઘણા બધા છે મહાત્મા બહુ શાંતિથી સાંભળી લેજો આવતીકાલે શનિવારે સવારની રેગ્યુલર પ્રાતવિધિ મહાત્મા ચંદુભાઈ ટી પટેલ સીટી પટેલના નિવાસસ્થાને સવારના સાડા છ વાગે એ સોળ જયલક્ષ્મી સોસાયટી પાદરા રોડ ખાતે રહેશે શનિ અને રવિ આવતીકાલે સવારના દસથી બાર સાંજના ચારથી છ અને રવિવારે સવારના દસથી બાર દાદાજી તથા આપતાપુત્રોનો સત્સંગ ભાદરણ સેન્ટરમાં રહેશે રવિવાર સાંજનો વડોદરાનો કોઈ સત્સંગ રહેશે નહીં દર મંગળવારે જે આપણે બાબુકાકાના હોલમાં આજના ધર્મના પરિપૂર્ણતા માટે મળવાનું નક્કી કર્યું છે એ નવથી દસ રાતના બાબુકાકાના હોલમાં રહેશે બુધવારે તેરમી તારીખે હવે દાદાનો સત્સંગ સવારના નવથી દસ આ જગ્યાએ રહેશે એટલે આજે શુક્રવાર છે સીધો બુધવારનો સત્સંગ દાદાજીનો આ જગ્યાએ રહેશે અને બુધવારનો બહેનોનો રેગ્યુલર સત્સંગ પૂર્ણિમાબેન પટેલ સુભદ્રાબેન પટેલના નિવાસ સ્થાને એટલે એમને બાજુમાં જે સિનિયર સિટીઝન હોલ છે એકસો છ સરદારનગર સોસાયટી નિઝામપુરા ખાતે રહેશે અને દાદાજી સુરેશભાઈને જરા એક મિનિટ જોઈએ છે એ વાત રૂજાબેન ઠાકર છે કોણ છે રૂજાબેન ઠાકર હા તારે કેનેડા જવું છે કરજે કશો વાંધો નહીં નિશ્ચય રાખજે નિશ્ચય તારો અને શક્તિ મારી જા ત્યાં અહીંથી શક્તિ મોકલી આપીશ હા અને વિતરાગ રહેવાય બધું સાચું અને કેનેડામાં કંઈ પણ મુશ્કેલી ના બરોબર છે નિશ્ચય નિશ્ચય પાકો રાખજે તારો હા અને તું શાના માટે જઉં છું અભ્યાસ માટે તો જજે જા સરસ વાંધો નહીં અને તમારું જયસિંહ પટેલ કહ્યું છે જેમને આવે તો હું અહીંયા વડોદરા ઉતારે આવી શકે સારી વાત છે પરંતુ અહીંયા છે ને તો કંઈક કરીશું રસ્તો અમે તેમને ત્યાં જઈશું હા એક એમનું સગા છે ને અહીંયા વડોદરામાંથી લઈ લો એમની પાસે જુદા ફોન સરનામું કયો કોર્સ યુઝ શું કહેવા માંગો જય સચ્ચિદાનંદ સોનલબેન હવે થોડા દિવસમાં અમેરિકા જશે પરમ દિવસે પરદેશ જેને દેશ દેશ પરદેશની કોઈ હવે બાઉન્ડ્રી રહી નથી આપણને એવા દેશમાં જશે તો એમણે નવું ઘર લીધું છે તો આપણા બધા મહાત્માઓ તરફથી એક ડિપાર્ચર ગિફ્ટ અમે આપીએ છીએ જે સોનલબેન <laughs> અરે જુઓ તો ખરા જય સચિદાનંદ દાદાજીને હસ્તક્યા પર કરી નાખો જય સચિદાન અરે કેવું પડે હા તો અને આ તો ગિફ્ટ કરી આપી એમને અરે રે બતાય જય સચિદાન જય સચિદાન આ ઇન્ડિયાના પોલીસમાં જયારે દાદાજી અને મનોરબા હતા હમણાં રિસન્ટલી ઇન્ડિયાના પોલીસ હા ત્યાં મુકેશભાઈ નીતાબેન દેસાઈના ઘરની પાછળ દાદાજી મુકેશભાઈ ભયું સાહેબ મારા હતા ત્યાં દોઢ દિવસ એમને ઘરે ગયા હતા એ જગ્યાએ લીધેલો ફોટો છે જય સચ્ચિદાનંદ જય સતલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન હો દાદા ભગવાન ના